એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો હા ભાઈ આજે તો ભાવનગરમાં બેઠા બેઠા કિશાંત અને પૂજનભાઈ વાર્તા સાંભળે છે આવો આવો કિશાંતભાઈ પૂજનભાઈ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા છે હો અને વાર્તાનું નામ છે ગધેડો જાણે <laughs> એક હતો ગધેડો ચી એવું બોલે હતો હા આખો વખત એ મન ફાવે ત્યાં ફર્યા કરે ન એને કોઈ રોકનારું કે ન એનું કોઈ સાંભળે કે એ કોઈનું ન સાંભળે કોઈ એને રોકે નહીં અને એ તો બધાને કે જાણવા જેવું બધું હું જાણું છું સમજવા જેવું બધું હું સમજું છું લો બોલો હું જે નથી જાણતો એમાં કશું જ જાણવા જેવું નથી માટે જ હું એ નથી જાણતો ગધેડો તો આવું કેવો હું જે જાણતો નથી એ તો કાંઈ જાણવા જેવું નથી એટલે હું એ જાણતો નથી ફરતા ફરતા ફરતા એકવાર એને તરસ લાગી હો એવી તરસ લાગી એવી તરસ લાગી કે વાત ન પૂછો નજીકમાં એક સરોવર હતું સરોવર તો એટલું શાંત હતું પાણી તો એટલું શાંત સરોવરનું અને ચોખ્ખું ચોખ્ખું કે એમાં તમને તમારું મોઢું દેખાય હો ગધેડો એની સામે જોઈ રહ્યો પછી કે હું જાણું છું બધું જાણું છું હું પાસેના બાવળના ઝાડ ઉપર બેઠેલા એક કાગડાએ પૂછ્યું આ સાંભળીને એ ગધા શું જાણે છે તું ગધેડાએ કાન ફફડાવીને કહ્યું હું જાણું છું આ પાણી ગંદુ છે કાળું કાળું છે પીવા લાયક તો છે જ નહીં આ પાણી લો બોલો પાણી તો ચોખ્ખું હતું પણ આ તો કે છે કે પીવા લાયક નથી કાગડાએ કહ્યું અરે અમે પંખીઓ સૌ રોજ આ પાણી પીએ છીએ ગધેડો કે પંખીઓમાં અક્કલ કેટલી હે ઓચી ઓચી કાગડાને તો ખોટું લાગ્યું તો એણે સામી દલીલ કરીને કહ્યું અરે પણ માણસ પણ આ પાણી પીવે છે માણસ પણ પીવે છે આ સરોવરનું પાણી ગધેડો કે માણસમાં અક્કલ કેટલી એ સમજે કેટલું એને પૂંછડી છે મારા જેવા કાન છે ચાર પગે ચાલતા માણસને આવડે છે એ કેમ કરીને જાણે કે આ પાણી પીવા લાયક નથી એકમાત્ર ગધેડો જે જાણે છે દુનિયામાં ગમે તે ગધેડાને પૂછી જુઓ લો બોલો આમ કહીને ગધેડો પાણી પીધા વગર જ પાછો ફરી ગયો ત્યાંથી હો પાણી તો સાવ ચોખ્ખું હતું પણ ગધેડાને અભિમાન બહુ ગધેડાને પાણી પીધા વગર ચાલી જતો જોઈ પાછળથી કાગડાએ કહ્યું ખરું કહ્યું ખરું કહ્યું દુનિયામાં ગધેડા જાણે છે કે પાણી ગંદુ છે આપણને તો કાંઈ ખબર જ નથી પડતી પીવા લાયક નથી એવું એ તો જાણે જે ગધેડો નથી તેથી વધારે જાણે તે જાણે છે કે પાણી ચોખ્ખું છે પીવા લાયક છે દુનિયામાં ખાલી ગધેડા જાણે કે પાણી પીવા લાયક નથી જો ભાઈ આ મૂરખ હોય ને એને બધા એમ કે ગધેડા જેવો છે તો આવી હતી આ ગધેડો જાણે એવી વાર્તા હા તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ભાઈ ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો